એનું કઈ સોનાના દાગીના જે ગયેલા અને એ સોનાના દાગીના ને માટે પછી મહારાજ સાહેબ પાસે આવ્યા અને પછી પીધું કે ભાઈ આ એમ કે તારું તે પેલો ગાડો થઈ ગયો ને પછી કઈ પેલું શું તારું શું મારું એ બધું નતું એ દ્રષ્ટાંત આપે કે કીધેલું એટલે એ બહુ આ વસ્તુ બહુ સારી સમજાઈ ગઈ એનાથી એ દ્રષ્ટાંતથી હા ના પણ આ બધા અહીંયા હું બધા મહાત્માઓ મળ્યા મને મને કીધું મારા ગુરુ આવ્યું છે કરેક્ટ છે ખોટું નથી એ તમને તમારા ગુરુ આપ્યું પણ વળ્યું શું એટલે ટૂંકો મને તમને સંછેડે કઈ સંછેડાતા નથી તમે એ તો જતું નથી પણ કે છે તો ઘણા કાળ થાય છે તારે વળે ને કે છે ના સ્વરૂપ જોવામાં આવ્યું તો વાર જ નથી કે સાથી અટક્યું છે તમે શું નથી એ કયા નથી તમે શું છે એ કહ્યું પણ શું નથી જો કહ્યું હોત તો ગામ ચાલો ચાલો <laughs> એ કયો બાવો જોડે શું નથી બે કયા નથી બરોબર ખાવા પી શું તું નથી શું નથી એમ મને એને તો એડજસ્ટ કરી દીધું કે હું શું દૂધ બધું એ જ છું પણ આ શું નથી એ કાંઈ નહીં માનશે પછી એમને મત છે એમ જ થઈ ગયું બુદ્ધ ચીલાય છે એવું શુદ્ધ બુદ્ધ છે શું નથી આવે બરોબર વિદ્યાર્થી આવ્યો તો તે શું સાધન કર્યું કેટલું વાંચ્યું કેટલો પ્રયત્ન કર્યો એ આ તમે જે નેગેટિવ સાઈડ આવે એ કઈ દિશા ખુલતી જ નથી ખુલે જ નહીં એ ખ્યાલ ના હોવાથી તો બધું આમ આવું ચાલી રહ્યું છે એટલે એક મહારાજ મોટા હતા અને મંડલાધિપતિ મંડલેશ્વર હતા મંડલેશ્વર કેટલા અવતાર સુધી આવું ભર્યા કરશો કહ્યું લાડવા ખાતી વખતે મૂળ મૂળ મૂળ મૂળ સ્વભાવમાં આવી જાવ છો અને જમી પછી હું શુદ્ધ બોધ કર્યા કરો તે તમારી જોડે બેઠો તો સમજી જવું કે કશો વાળો દાડો વર્તે નહીં કે અમારા ગુરુએ ખોટું આપ્યું છે ને ગુરુએ હાથ આપ્યું છે પણ ગુરુને આપણે પૂછ્યું છે સાહેબ તમે કહ્યું એ શું થયું એ કહ્યું પણ હવે શું નથી એ કોને મને તો મારો નિવેડો આવે બરોબર નરસિંહ મહેતાએ બહુ વિશ્લેષણ કર્યું હો બહુ બહુ વિચારવંત માણસ કે નાગર જેવો થયો તો નાગર બચ્ચો કભી ન હોય કચ્છો કે જેવો તેવો નહીં બહુ વિશ્લેષણ કર્યું બહુ જાતનું કર્યું પછી એ બોલ્યો કે જહા લગી આત્મા સાધના સર્વ જૂઠી શું થયું પોતાની જાતના જૂઠી દેખાય છે શું કે આત્મતત્વ એટલે શું આત્મતત્વ જાણવું એટલે શું શું છું એ જાણો શું નથી એ જાણો એમનું આત્મતત્વ કોણ શું છું અને શું નથી હા શું થયું એ નહીં જાણો તો વાંધો નથી પણ શું નથી એટલું તમે તમારે બહુ થઈ ગયું મારે લાઈન ક્લિયર છે એક નહીં જાણો પેલું શું એ જાણી લીધું જે અધ્યાહાર વાત ચાલી શકે અધ્યાર શબ્દ કે છે કે શું કે છે એના વગર ચાલે એના અધ્યાર કે છે ને એના અધ્યાર જે ચાલશે પણ આ લોકોએ તો પેલું સોણી લીધું અને ગા ગા કર્યા કરે લાડવા ખાતી વખતે પછી એ બને ખરું મંડલેશ્વર બેઠા હોય એને દર્શન કરે તેના મારું ભલું કરજો ભાઈ કરજો ને મારી પાસે એવા બાપજી જેવા આવેલા હું નાનો હતો ને એટલે ચોખ્ખું સંભળાઈ જતો હતો બાપજી આના કરતા ઘેર જઈને પહેણી ને ને અહીંથી તોફાન ગયા પડ્યા કરતો તો પેલા ખરાબ લાગે ત્યારે બોલવું એટલે ખરાબ તો લાગે ને કેટલો અવગણ હતો ચોખ્ખું બોલવાનું જ્ઞાન થયા પછી તમે વડવામાં પેલા પહેણા આવતા હતા ને જ્ઞાન થયા પછી તમે વડવામાં પેલા ને પહેણાવતા હતા ને વડવા વડવા શું કારભારી ને આવતા હતા ને કારભારી ને પહેણાવતા એ તો કારભારી હતો એ શું હતું વડવાનો જે મૂળ મૂળ માણસ ને વહીવટ કરનારા તે મૂળ માણસ ને એ હંમેશા દરેક જગ્યાએ નિયમ છે એવું આ કયું હંમેશા રાખવું પડે હું હું માનું છું હું નહીં રાખતો એ કયું ગમે તેવું કહો પણ કળિયુગમાં આ દરેક સંસ્થાઓ ચલાવી હોય ને તો કળિયુગ છે માટે શું રાખવું પડે કારણ કે બે દોગ રાખવા પડે શું પડે બે ડોગ્સ સમજે ને પેલા કૂતરા હોય તો લોકો કે કૂતરા રાખો તો કઈ ના પણ આ તો માણસ રૂપી કૂતરા રે રાખે એટલે એવા બે કુદરત રાખેલા અમૃતભી અને હું બત્રી માણસ લઈને દર્શન કરવા ગયા એટલે આખું બધું વિરોધ આમ દર્શન કરવા ગયા તે અમને ગમે નહીં શું અમે તમારે કશું નુકસાન કરતા નથી એમ કેવું તો પેલા પેલા બે છતે હા શીખવાય છે કે તે ધીમે રહીને હરી કરે માત્ર ધીમે રહીને કોઈક જતું ને તે પાછ ભરે પેલા આગેવા ને મતલબ ડોગ્સ રાખ્યા છે શું કહ્યું ડોગ્સ રાખ્યા હવે ને અને એક ડોગને પછી મેં કહ્યું મને પહેરાવવા આવે મને મુસ્લિમ લેડી જોડે પહેરાવવા કઈ કરવું જોઈએ ને પછી આવું જોઈ લઈશું પછી એનો એનો ઓપરેશન અમે કરી લઈશું અમને અમને જે નુકસાન થયું તેમ પૂરી દઈશું પણ આવું વાંથી એને નુકસાન કરવાનું છે લાભા લાભ તીકડી મૂકી દઈએ શું કહ્યું લાભા લાભ રાતે રહ્યા ત્યાં હા અરે અમે તમારું શું બગાડી તમને ભરાવડાવો છો મેં અંદર દર્શન છે ને તારી પાસે શું શું બોલે છે જોજો કે હા હું તો તારે સમજી દઉં કે શું છે ને શું નહીં આની પાછળ અને તે તમારે જરૂર છે એના માટે વાંધો નથી કારણ કે હા લોકો લડાલાયક લોકો કોકની બૈરીઓ લઈને તો રહે છે તાર ડોગની જરૂર તો ખરી ને પણ આ નલાયક લોકો નથી અહીં શા માટે કૂતરો વાળું એટલે મેં પેલા કહ્યું ડોગ રાખ્યા છે કે અમારા માટે એટલે પેલા કહી દીધું કશું બોલશો નહીં કશું આવું ચોખ્ખું કોણ બોલે જેને સ્પષ્ટ વર્તા સુખી ભવાય છે જાણતા હોય છે જે તારે જે કે તમે તારે મારવા તો અહીં શકીએ શું અહીં સર તારી વાત બધું કહેવા માટે અમે સ્પષ્ટ છીએ શું કહ્યું સ્પષ્ટ છે વાત કહેવા સ્પષ્ટ અમે મગનું નામ મરી છે એવું નહીં બોલવાનું નાખીએ અમે મગજ કહી દઈશું કયું શું કહ્યું મગ અને તમે મરીએ ના બોલો નહીં ના આપણે બોલી દઈએ બોલો બોલવાના પરિણામ ભોગવીએ છીએ આપણી પાસે આવીએ છીએ પછી આપ જે કહો છો ને કે વેચો તો કોથરાના ચાર આણા ના આવે પછી અમને લાગે છે કે દાદા આપે અમારું વર્ણન બરોબર સારું કર્યું આ દુનિયામાં તો કોઈ એવું કહી શકે નહીં અમે સાંભળી શકીએ નહીં એ જ્ઞાની પાસેથી જ અમારી કિંમત શું છે તે અમને ખ્યાલ આવે એવું છે ને આ કિંમત આનું ડિવેલ્યુશન થાય તો જ મૂળ વસ્તુનું વેલ્યુએશન થાય આનું ડિવેલ્યુશન નહીં થયું ત્યાં મૂળ વસ્તુનું વેલ્યુએશન શું થાય હવે પેલી નેગેટિવ સાઈડ જરા કોણ મને નેગેટિવ સાઈડ કેવી રીતે જાણવી એ તો હું તમને તે દાડે બધો ફૂડ નીકળી નેગેટિવ બધો ફૂડ પડે પછી વાંચવાની મજા આવે અત્યારે નેગેટિવ ને બહારની વાત અંદરની વાત બહાર કરી એ પછી તમને પોતાને પહોંચે હું શું કહેવા માંગુ છું એ લોકોને કઉ શું નથી એ દોડી લાય શું નથી તે જાણી એટલે એમને કહી દઉં મારે શું નથી દોડવું છે માં એટલું કાર્ય કહ્યું મારા એ તું નથી મારું માથું તું નથી મારી વાક્યો મતું નથી મારું ફલાણું નથી તે બધું બાત કર્યા કરે શું કહ્યું પછી મન ને બાત કરે my mind my egoism my ચીપ બધું બાત કરે તો તો મારે કલ્યાણ થઈ જાય આવી રીતે પણ આ બાતચીત કરે બચારો પાપ પછી છે ને આ બધું જગત કેવું છે આમ કરે તારો આમ અટકે આમ કરે તારે આમ અટકે શું એટલે બધું સાપેક્ષ એક આને બીજી પાસે એની અપેક્ષા રહેતી હોય સમજ ને એટલે અમે પાપ ભસ્મીભૂત કરીએ ત્યાર પછી આ આ છું આ નથી એ બધું સમજી જાય સમજ ને બાકી હું નથી એ સાથે ફોરેનર્સ ને આપી દઉં ફોરેનર્સ બે બહાર બહાર હતા ને ત્યાં આગળ આપ્યું હતું આપણે આપડે હવા ખાવાનું સ્થળ પેલું ત્યાં પુના જતો વચ્ચે લોનાવલા લોનાવલામાં ત્યાં ગયેલા ને તે ત્યાં આગળ એલા પેલો આયેલા કે તમને કઈક આપો ને તમે વાહ મેં કહું separate I and my separate I and my with જ્ઞાની સેપરેટર તો મારું સેપરેટર હું તને આપીશ નહીં પણ હું તને સેપરેટ રસ્તા બતાડું છું તે રીતે મારું બાત કરે આ બાત કરે આ બાત કરે એટલે મારું જ રહેશે તો તો કલ્યાણ થઈ ગયું મારું બહુ થઈ ગયું ખુશી થઈને ગયો પણ હવે સી રીતે પોમે એનું જે આ પાપો નષ્ટ થયા સિવાય પાપ પાપ છે તે એને પેલું આ જ્ઞાન ને છે ને આવરણ પર લાવી એટલે પેલા પાપ નષ્ટ થવા જોઈએ તેથી યાદ નહીં રહેતું ને અને તમને સુધાર્થમાં લક્ષ્ય કેમ રહેશે પેલું પાપ નષ્ટ થયું એટલે નિરંતર લક્ષ્મ રહ્યા કરે એ જે સૂક્ષ્મ પડદો છે અંગ્રેજીમાં જેને વેલ કે છે વીઈ આઈ એન એ રિમૂવ થઈ જવો જોઈએ રિમૂવ અમે કરી શકીએ હવે પેલા પાપ આપણા કરતા બહુ ઓછા હોય છે પેલા ધોળિયાના તો પાપ આપણા લોકોના કરતા બહુ ઓછા હોય છે હવે એના તો જલ્દી નાશ થવા જોઈએ તમે પાપ કહો છો એ લોકો તો પાપ ઓછા કરે છે ના એ પાપ જ નહીં કરતા એ હા તો પછી એને તમે પાછા કેમ મુકમુક કરો સહજ સ્વરૂપે છે તો પછી એને પાછા છે ને મુકમુક કરો હા પણ એમને છે તે આ ડેવલપ થઈ થઈ અને ક્રોધ માન માયા લોભ ડેવલપ થાય મોક્ષની એમને ઈચ્છા જ નથી એક પણ માણસ આખો દુનિયામાં એવો નથી ક્રિશ્ચિયાનિટીમાં કે કોઈને ની ઈચ્છા હોય પણ અહીંયા તો બધા મોક્ષ ની ઈચ્છા છે ને બધા પાપના ગળા ગળા પર હતી પાપના ગળાની જ જરૂર છે એ ડિસ્ટ્રીબ્યુટ કરો કોઈને મોક્ષ ની ઈચ્છા હોય નહીં એનું શું કારણ કે એ લોકો ને આમાં સુખ વર્તે છે શું વર્તે છે સંસારમાં સુખ વર્તે છે બાયડી જોડે વળી તો બાયડી મૂકીને બીજી બાયડી એના ઉપાયો જડે છે અને એને સુખ વર્તે છે એમને શું થાય છે બરાબર એટલે મોક્ષ ની કઈ પડી નથી મોક્ષ કોને પડેલી હોય કે બાળકોને મોક્ષ ની શેની પડેલું એ બાળકો ના પડી ભાઈ બાળકો ના પડે ત્રણ ચાર ના પાંચ મજા મજા કરે એટલે બાળકો છે શું છે તો મોટી ઉંમર નો માણસ જયારે છ કદમ ના બધા મારે પડે તારે આપણા ક્રોધમાં માયેલો એટલા બધા ડેવલપ થાય છે તે આપણને સરડીપુ થઈ પડે છે શું થાય છે અને એમને આ સરડીપુ નહીં થઈ પડતા એટલે આપણા લોકો શું કે છે કે આ નિરંતર ભય નીચે જીવવું કેમ પોહાય કે છે શું કે છે કેમ પોસાય અને આમાં સુખ જ ક્યાં આવે છે તે કારણ કે જલાદ કરતું હોય અંતરદાર શું થાય અંતરદાર જલાદ કરતો હોય અને આપણા લોકો નિરાકુળતા અને સમજતા થયા છે શું થયા નિરાકુળતા કારણ નિરાકુરતા નહીં થયા પણ નિરાશ સુધી આયા છે આપડા લોકો ક્યાં સુધી આયા છે નિરાશ અલા ભાઈ લગન બગન ગયું પણ હજુ નિરાંત બે દાડા બેગોટરો નથી કે છે એટલે નિરાંતમાં સુખ છે એવું સમજી ગયા નિરાંતમાં સુખ છે હા નિરાંતમાં સુખ છે હવે એ નિરાકુરતા એ નજીક ના છે લોકો આ જગત આખું નિરાંત ને સમજી શકતું નથી અને આ નિરાકુરતા જગત આખું આખું ને વ્યાકુળ છે જો ને ફોરેન વાળા આકુળ જ રહે અને જયારે કઈ વાંધો આવે છે કશું મળવાનું બંધ થઈ ગયું એટલે થઈ જાય આપણે સાધુઓ આકુળ જ હોય છે અને કઈ શિષ્ય બંધ કે થઈ વ્યાકુળ થઈ જાય અને આપણે તો નિરંતર આકુળ નહીં વ્યાકુળમાં જ આમ જ રહીએ છીએ એટલે આકુળતા રૂપી જે જે સુખ છે તે આપણું નથી ખબર ને તે અત્યારે આ કાળમાં લોકો ઉતરી ગયા છે ઉતરી ગયા મૂળ જ્યાં હતું ને ત્યાંથી ઉતરી ગયા જે જગ્યાએ ડેવલપ થઈને ચડ્યા હતા ત્યાંથી પાછા ઉતરી ગયા કાળમાં ઉતરી ગયા એટલે અમને સુખ પડવા મળ્યું કઈક બેભાન થવા મળ્યા બેભાન થવા મળ્યા એટલે આ હવે આ બેભાન થવા મળ્યા ને પણ મૂળ ઇન્ડિયન બ્લડ છે ને એટલે એમને વાળો તો આમાં વળી જાય ખરા વાર ના લાગે કારણ પુનર્જન્મને સમજે છે સારી રીતે અને ક્રોધમાનમાં એ લોકો હાઈ ક્લાસ ડેવલપ થયેલા છે સંપૂર્ણ એટલે એમને આ બળતરા નિરંતર બળતરા રહ્યા કરે એટલે મનમાં એમ થાય કે બળ્યું આમાં તો શું સુખ છે બળ્યું આ તો પહેણવું પડશે તે પરવાણે પહેણવાનો વિચાર થાય છે કેવું પહેણવામાં સુખ નથી એવું આપણા જોણા છે અને અને ના પહેણવામાં સુખ નથી એવું જોણા છે કેવું જોણા છે એટલે ના છૂટકે પરિણ્યા છે આપણા લોકો કેવું અને એ તો રાજી ખુશી પરિણ્યા બિચારા અમને એવું કઈ છે ને અને આપડા તો એસી વર્ષ સુધી છે તે વડા કરીને ઠેઠ સુધી સરવણી હોવું લગાવે છે પાછળ સરવણી હોવું કરે બાસી વાનો ડોસી અરે આપડે કઈ કાકા એ પેદાર તમે દોઢ મહિના પર પાડી નાખ્યો તો પણ આવા આવો ધણી નહીં મળે ફરી કે આટલું પડું છે કે મને ઉપર છોટું દેખાતું છે અન્નારી પડું પણ અંદર આર્યતા છે ઉપર છોટું દેખાય અન્નારી પડું જરા એ લોકો ચેપ લાવ્યો છે એટલે અને એ અનારી છે આપણે એમને અન્નારી તો ક્યારેય પણ ના કહી શકીએ કારણ કે અન્નારી ક્યારે થયા જ નથી અન્નાળી તો આપણી પ્રજા થયેલી છે આર્ય હોવા છતાં અનાળી થયા કેવું સમજ ને પણ જો બાસી વર્ષે ડોશી માં એક બન્યા ને કે ભાઈ એ મને પાડી નાખી દે બધું ખરે અમે રોજ વળતા હતા પણ આવો ધણી ફરી નહીં મળે ધનભાગ છે તમારી આર્યતા ને દાદા આવો નવો ફરી મળશે એમ કે છે આવો નવો ફરી મળશે એમ કે છે એટલા માટે દાદા એમાં એમાં એમાં એમ કીધું કે આપણી સંસ્કૃતિના ત્રણ મૂળ પિલર ત્રણ થાંભલા યતિ જતી અને સતી યતિ જતી અને સતી સતી આ ત્રણ ની ઉપર આખું હિન્દુસ્તાન ટકી રહ્યું છે એ ભલે એક ટકો હશે નહીં ભલે એના પર ટકી રહ્યું છે હજુ ટકી રહ્યું યતિ જતી અને સતી આ ત્રણ જયારે નહીં હોય ટકી રહ્યું ત્યારે અમે બધા સમુદ્રમાં જશું બધું હશે પણ કઈક હજુ સતી નીકળે છે શું કહ્યું હા હિન્દુસ્તાનમાં તો આપણું એ છે યતિ આટલા બધા યતિઓ છે કોક યતિ પણ હશે શું યતિ પછી બીજો જતી જતી યતિ જતી અને સતી એ જતી છે ને એનો એ શબ્દ છે એ યતિ છે તે જતી થઈ ગયેલો છે અપંગ થઈને ઋષિ અને મુનિ એમ જે બે શબ્દો છે ને ઋષિ અને ઋષિ અને મુનિ ના એમાં બહુ ફેર ઋષિ એ દ્રષ્ટા છે વિઝનરી છે અને મુનિ એ પંડિત છે હા મુનિ કોને કેવાય કે આ સંસારી બસ સંસાર હેતુના માટે કોઈ પણ શબ્દ ન બોલે અને આત્મ હેતુ માટે આખો દાડો બોલે તો એમને મુનિ કે છે બળ ભગવાન અંતરંગ મૌન હોય છે દાદા અંતરંગ મૌન અંતરંગ મૌન હોય ભગવાન કૃપાળદેવ શું કહ્યું આત્મ જ્ઞાન ત્યાં મુનિપણું આત્મજ્ઞાન અને ઋષિ નું તમે કહ્યું એવું આખું ક્લેર વોયન્સ એની પાસે આવે જાણે ટીવી જોતા હોય એકથી એ લોકોની આખી દ્રષ્ટિ હતી ખરી ખરી એટલે યતી જતી અને સતી એમાં આપણે જતી ની વાત કરી પણ યતિ એટલે સંસાર નો પાર પામે એનું નામ યતિ સંસાર નો પાર પામે કે આવો જ છે સંસાર અને આમ જ છે એ આખું પાર પામી એટલે બધું જાણી જાય એનું નામ યતિ હા યતિ નું વ્યાખ્યા સંસાર નો પાર પામે એનું નામ યતિ બરોબર આ બીજા બધા સાધુ બાજુ સંસારનો પાર પણ નહીં સતી નું જરા એક બે શબ્દો સતી કોણ સતી તો એવું છે આપડા સ્ત્રીઓ જતી હોય ને તો એક માણસ કે છે બધી સ્ત્રીઓ બધું બગડી ગઈ છે ના બોલીએ ને પેલા એક કરોડ માં એક એક હશે સતી તો એટલા માટે થતું બોલી શું બોલ હું તું ના બોલ જશે કેસ આપો સમજે ને એટલે અંગ્રેજો પેટે કે ગુનેગાર પકડી જાય તેનો વાંધો નથી અરે ગુનેગાર છૂટી જાય તેનો વાંધો નથી બિન ગુનેગાર માર્યો ના જોવો છે ત્યાં સતી મારી ના જોયું છે એટલા માટે કે સારી છે બધા હિન્દુસ્તાની છે સારી છે એમ કહીએ શું અને ખરાબ કહેવાય તો કોઈને એક જ જાણતો હોય તો કે બાકી આખું ગ્રુપ તરીકે ના બોલીશ ગ્રુપ તરીકે શું એટલે અંગ્રેજો એ કાયદો કાઢેલો ને બિન ગુનેગાર ગુનેગાર છૂટી જાય તો કઈ એ નહીં પણ ભલે છૂટી જાય પણ બિન ગુનેગાર ના મારે જાય એમનો હેતુ સારો છે પણ આજે એ બધું ઊંધું ચાલી રહ્યું છે તો કલયુગના પ્રતાપે શું છે હેતુ સારો કહેવાય એટલે એમાં સંસ્કૃતમાં મૂક્યું યત્ર પૂજ્યંતે નાર્યા તત્ર રમંતે દેવતા બસ એટલે હું આવું બોલું છું ને તાર બધા બધા મને લોકો છે તમે તમે સ્ત્રીઓના તરફી છો દાદા પક્ષપાતી છો કે હું આવું બોલું છું જો મન પક્ષપાતી કે શું કે છે એટલે સ્ત્રીઓને પૂંજવાનો અર્થ એવો નહીં કે હું તમને કહું સ્ત્રીઓ એટલે પૂંજો એનો અર્થ એવો નથી પૂજો કે હવા જેનો આરતી ઉતારજો ને તારે તેલ કરી નાખશે એનો અર્થ આરતી ના ઉતારવાનો એના અર્થમાં શું છે એક વાંકમાં પ્રેમ એક આંખમાં કડકાઈ શું કહ્યું એક આંખમાં પ્રેમ અને એક આંખમાં કડકાઈ રાખજે બધું ને ના ખાઈ જાય એટલા માટે કડકાઈ રાખ શું કહ્યું બરોબર કેમ લાયો કારેલો કેમ લાયો તમે ના એક વાઇક માં ગઈ અને એક હાથમાં પ્રેમ શું પૂછે છે શારદાબેને શું કરવું જોઈએ નટુભાઈ પૂછે છે કે સ્ત્રીઓએ શું કરવું જોઈએ તો પુરુષ નું તમે કહ્યું પણ સ્ત્રીઓ બે આંખમાં શું રાખવાનું સ્ત્રીઓ એ ગમે એવો પતિ મળ્યા હોય ને પતિ જે મળ્યા એ આપડા આપડા હિસાબ ને છે પતિ પતિ ગપુ નથી પતિ મળવો એ ગપુ નથી માટે જે પતિ મળ્યા એના તરફ એક પતિવ્રતા થવાનો પ્રયત્ન કરજો ન થાય તો છે તો એના પછી ક્ષમાપણું લે પણ તારી દ્રષ્ટિ આવી હોય છે શું કરવું અને પતિ જોડે પાર્ટનરશીપમાં કેમ આગળ વધાય ઉર્ધ્વ ગતિ થાય કેમ મોક્ષ જવાય એવા વિચારો કરી કહ્યું શું કહ્યું અને ધણી પણ ના કરી દે શું કહ્યું ધણી હું તો ધણી જ છું ને આ આયા ધણી મોટા ધણી ધણી થઈ બેઠા છે શું થઈ બેઠા છે ધણી ના થઈ બે સ્ત્રી હંમેશા કોઈ ધણી થઈ બેસવાની નથી તમે મૂછો ના રાખો તેથી કઈ સ્ત્રીઓ મૂછે રાખી શકવાની છે આપણે મરજીમાં આવે એવું રાખીએ પણ સ્ત્રીઓ કઈ રાખીને મરજી માં મૂછો રાખી માટે સ્ત્રી ધણી થઈ બેસે એટલે ધણી થવાની તમારે જરૂર નથી ધણી છો અરે તાવ શું કરવા જે છો એમાં થવાનું કેવા સ્વભાવ છે સહજ છે સહજ છે ધણી છો એટલે તમારે ધણી પડતી આપણા લોકો ધણીપણું કર્યા કરે રહેતા નથી શું છે ધણીપણું બજાવે છે એટલે અમે પુટલા પુસ્તક માં લખ્યું છે પેલા સાધન સુખ માં સાધન સુખ માં આવે છે સનાતન સુખ માં એ પુસ્તક માં આવે સનાતન સૂત્ર સૂત્રો માં આવે છે ને પેલા સૂત્રો સૂત્ર તેમાં ધણી એ પોતાની સ્ત્રીનો પણ સ્ત્રી છે કે છે જે ધણી થઈ બેઠા છે તે સ્ત્રીની પણ સ્ત્રી છે ધણી થઈ બેઠું આવું કેમ કર્યું તો સમજે ને ધણી થઈ બેઠું એવો એવો આપણે ભાવ ના હોય અને સ્ત્રી તો રમા રમાડવી સહેલ છે વિપરી મહા મુશ્કેલ છે શું કહ્યું વિપરી મહા મુશ્કેલ માટે એ વિફરશે તો તારી બુદ્ધિ નહીં ચાલે શું કહ્યું તારી બુદ્ધિ અને બાંધી શકશે નહીં માટે વિપરે નહીં એવી રીતે તું વાત કરજે એક વખત વખમાં પ્રેમ જબરદસ્ત રાખજે એ અવળું અવળું બોલે ને તો એ જાતિ જાતિ છે એમાં આવું ઉત્પન્ન થતું નથી થાય તો લેટ ગો કરજે ગઈ શું કહ્યું લેટ ગો કારણ કે ચડી બે હતો ચડી બે એને ઊંચો ઉગવાની છે ચડી બે ઊંચો ઉગે તો ચડી બે ને ચડી જ બે હતી આ તો ચડી બે હવે બીક થી ચડી બે છે પેલા ચડી ગયો એકમ કરીને પાણી પેલા પાડવા પાણી પડ્યું પડ્યું પડ્યું પડ્યું બાપો કઈ પડવા નહીં વેલ ચાલો થઈ ગયો ટાઈમ એક મિનિટ જ હવે છેલ્લે હા સતી ની એ વ્યાખ્યા એક કવિ આપી છે ભોજ્યેશુ માતા શૈનેશુ રંભા કર્ણેશુ દાસી કાર્યેશુ મંત્રી મૂક્યા છે બહુ કેવી સુંદર વાત કરી છે એટલે આ સ્ત્રીઓની માટે હું ઇસ્ત્રી ચારિત્ર આખું ભણ્યો છું શું છું બરોબર શું ભણ્યો છું સ્ત્રી ચારિત્ર બહુ અઘરામાં વસ્તુ સ્ત્રીઓ નહીં આવડે નહીં ઈસ્તી ચારિત્ર ઈસ્તી ચારિત્ર સહજ હોય છે શીખવાનું ના આવડે એ સહજ હોય છે સહજ આવડે નહીં શીખવાથી તો આવડે એવી વસ્તુ નહીં તે સ્ત્રીઓને શીખવાથી ના આવડે સ્ત્રીઓને સહજ હોય અને આપણને શીખવાથી આવડે શીખવાથી આવડે મને નોનપણ માંથી આવડી ગયું અને જેને શીખવાડ્યું તે કે છે કે તમે કોઈ દાડો કોઈ ના કોઈને ભગવાન ને ગોઠવ્યા નથી વિદ્યા થવા પર શીખ્યો શું અને તમને જ આવું ટીમ ગાલું શું કહ્યું ભયંકર ચારિત્ર એને તો બધી જવા ના દેશો નહીં તો માર્યા દેશો શું કહ્યું અમારે એક મિત્ર સાથે સાતે બાર વાગે હું ત્યાં ગયો જરા ચા મૂકીને થોડી કઈક વાતચીત થઈ રહી એમ કઈ ભૂલ થઈ તમારે છોડી દીધી ના છોડી એટલે એ તો નોંધ કરે પુરુષો ભોળા હોય કેવા હોય ભોળા ભોળા હોય ભદ્રિક હોય બિચારા નોંધ બંધ ના કરે એ તો નોંધ રાખે કે એના કોંડામાં જોર હતું ને અત્યારે જોર છે ને પણ ટોડો ઢીનો થાય એટલે પછી તે પેલો હિસાબ કાઢે <laughs> પ્રેમ દેખાડે ને તો શું કહ્યું તો એક દાડો પ્રેમ પ્રેમ ને વસ્ત આવી છે વસ્તુ શું છે સ્ત્રી જાતિ પ્રેમ ને વસ્ત આવી છે બાકી બીજી રીતે વસ્ત નથી થાય એટલે ભોજ્ય શું માતા એ જયારે જમાડતી હોય પીરસતી હોય છે ત્યારે એનામાં જે ભાવ એ પુરુષમાં કદી આવે એને કશું જોઈતું નથી બિચારીને ફક્ત પ્રેમ માગે છે ના માગે પ્રેમ કોક ને હે મા બાપ છોડી નહીં આવી પ્રેમ ના માગે અને તો આપણે છે છેડી તો કેવા જાય બિચારી એટલે પછી વકરે અને વિપરે પેલો વકરે ને પછી વિપરે પેલું શું થાય વકરે વકરે અને પછી વિપરે શું અને વિફરેલી પછી થઈ રહ્યું રમા રમાડી સહેલ છે વિફરી મહા મુશ્કેલ છે લાવો ને લાખે રમાવો હોય તો રમાડું જો મારી જોડે કીધા એક સહેલ કે બહુ ઊંચી જાતિ સરસ માં સરસ જાતિ છે તમને આવડે નહીં તેમાં શું કરે તે એક એક માણસ ત્રણ હજાર રૂપિયાની ગોળી લાવ્યો હતો અને બાપ બેસતો હતો અને છોકરો છે તે બાઈ ચોઈ નતો એ બેઠો ઉપર ઘોડી પર અને લઈ ગયો તલાવ ઉપર અને પેલો ઘોડીને જરાક હરી કરી હું એ ઘોડી હરી કરે તો સહન કરે તેને હજાર ઘોડી અને હરી કરવા લાયક હોય એને હરી કરે નહીં હડાય રહે નહીં કશું શું કહ્યું એની એની ચાલમાં જ ચાલવા દેવી પડે શું કહ્યું પેલા હરી કરી તો ઉભી થઈ ગઈ હડા ઉભી થઈ પડી ગયું કોટલું પડ્યું નીચે અને પોતનું શું બોલવા વાળું ઘેરાય ને કે આ ગોળી વેચું ગોળી ખરાબ છે કે મેં ચક્કર તો બોલતો બેસતો નહીં આવતું ગોળી નતો છું ગોળી તારીખ બે બે બ્યાસી મહાત્મા રસિકભાઈ પટેલને ત્યાં વડોદરા સવારે વાતાવરણની અસરથી જે દેખાય છે તે એનો સ્વભાવ છે કે વાતાવરણ ની અસર છે એવું પૂછે વાતાવરણ જે દેખાય છે વાતાવરણ થી વાતાવરણથી વસ્તુમાં જે સ્વભાવ જેને આપણે સ્વભાવ કહીએ છીએ તે ઘણીવાર વાતાવરણની અસર હોય છે વાતાવરણની અસર હોય છે તો એ અને એ જો પોતાના સ્વભાવમાં આવી જાય તો વાતાવરણથી મુક્ત થઈ જાય છે ના એ અસર થયા કરે સ્વભાવ હોય ને પોતાના પછી વાતાવરણ કરશે કે પોતાનો સ્વભાવ આવી જાય દાખલા તરીકે હિમાલય ઉપર જો પાણી હોય તો ત્યાં આગળ વાતાવરણ એવું હોય તો બરફ થઈ જાય બરફ થઈ જાય અને જો એને સ્ટીમ એન્જિન માં હોય તો એની વરાળ થઈ જાય હા બસ એનો સ્વભાવ છે બધા પણ એનો આટલા એના પ્રકારના સ્વભાવ જો પાણી હોય તો નીચે જાય વરાળ હોય તો ઉપર જાય જો બરફ હોય તો અથડાય વચ્ચે આપણે સ્વભાવો છે એટલે સ્વભાવ સમજી લીધા પછી બીજું નવું હવે શીખવાનું ના હોય એ બરોબર પણ એ એના જે સ્વભાવ છે દાદા તે વાતાવરણ ને લીધે છે ના એવું વાતાવરણની અસર એની પર થાય બાકી સ્વભાવ તો સ્વભાવ એનો પોતાના સ્વભાવ છે એમાં કોઈ ફેરફાર કરે જાતિ સ્વભાવ સ્વસ્વભાવ શું એ સ્વસ્વભાવ થી જગત ચાલે છે ચાલે જ નહીં વાતાવરણ કોણ જગત નો જગત જગત કઈ એક વસ્તુ નું બનેલું નથી ને અનેક વસ્તુ નું બનેલું છે ને બનેલી વસ્તુઓ પણ વસ્તુઓ દરેક સ્વતંત્ર છે ને પછી એ દરેક સ્વતંત્ર વસ્તુઓ જયારે ભેગી થાય ત્યારે એક વાતાવરણ ઉભું થાય છે ને એ થાય વાતાવરણ ભેગું થાય વાતાવરણ ની અસર થી પેલો મુક્ત થઈ રહી શકતો નથી ના પાણી ને વાતાવરણ ની અસર થાય તે ગરમ થાય વખતે સૂર્ય આવે પછી ચાલુ પડી જાય મૂળ થી સૂર્યનારાયણ કયા અક્ષર અસર ના હોય સ્વભાવ મજા આવે બધી બહારની અસર ના હોય પણ જયારે સ્વભાવમાં આવે છે ત્યારે જે વાતાવરણમાં એ એકમ તરીકે ગણાય તે નથી ગણાતું ને દાખલા તરીકે આપણે બધા બેઠા છીએ દરેક વ્યક્તિ છે પણ જયારે બેઠા હોય ત્યારે એને સંઘ કહેવાય છે પછી એક માણસ આમાંથી બહાર નીકળી જાય તો એ સંઘ કહેવાતો નથી સંઘ ની બહાર હોય એક વ્યક્તિ તો એ કઈ સંઘ કહેવાતો નથી એ સંઘ કહેવાય ને એ સંઘ કહેવાતો નથી તારે સંઘ માટે પેલો વ્યક્તિ આપણે એકમ ગણીએ તે કેટલું સાચું છે એમ પૂછું છું નહીં સંઘ એ સત્ય સ્વભાવ નથી હા સંઘ એ સ્વભાવ નથી તારે લોકો સંઘના ને વ્યક્તિ દોષિત ગણે છે પાણી નો સ્વભાવ શું નીચે જવું નાના છોકરા જળી જાય ડરી જાય છે કે ઉપર નહીં ચડે કે છે ઉપર ચડવું હોય વિભાવ લઈ જવું પડે અને ગરમ કરવું હોય તો મને દેતા હગાઈ નું ઉકાળ ઉકાળ કરવું પડે અને ઝાડું કરવું હોય તો આપણે એક તો સુઈ જાવ નિરાતે રાતે ચાલુ થઈ ગયું બરફ નહીં ઘસવો પડે આખી રાત કશું બરફ ગસગસ કરું ત્યાં નાવા ડૂબી જશે રમવાનો પણ ઝાડુ શી થશે એવું એના મનમાં કલવારો ખરો ને એ સ્વભાવ સ્વભાવને ઓળખો તો તમારે કદી માથાકૂટ નહીં પડે કે સ્વભાવ ના ઓળખો ના ઓળખો તો પછી મને માથાકૂટ પડશે એટલે આત્માનો મોક્ષ તો સ્વભાવ છે પણ જગત જેને સ્વભાવ કે છે તે વિશેષ ભાવ છે એમ મારું કેવું છે હે જગત જેને સ્વભાવ કે છે જગત જેને સ્વભાવ કે છે એ વિશેષ ભાવ છે તો અમુક અંશે વિશેષ ભાવ કહેવાય બાકી સ્વભાવ એટલે તો આત્માનો મોક્ષ સ્વભાવ કહેવાય તો અને બીજી બધી આત્માની દશાઓ થઈ એ વિશેષ ભાવ કહેવાય મોક્ષ છે પોતાનો સ્વસ્વભાવ પોતાના સ્વભાવ બજાવવા ક્રિયા ના કરવી પડે સહજ છે કે રસ્તો જાણવો જોઈએ ને રસ્તો જાણવો એટલે સહજ છે સરળ છે સુગમ છે પણ તેની પ્રાપ્તિ દુર્લભ છે પ્રાપ્તિ તે પુરુષ પ્રાપ્ત થયા સિવાય ના થાય એટલે બસ દુર્લભ થઈ ગયું બસ સહજ છે મર્યા પછી કશું વાંધો નથી વિશેષ ભાવ પ્રયત્ન માં પડે છે ને સ્વભાવમાં સ્વભાવમાં જવા માટે જયારે વિશેષ ભાવ પ્રયત્નમાં પડે છે ત્યારે સ્વભાવમાં ફેરફેર આવે છે ત્યારે એને મુક્તિ માને છે વિશેષ ભાવ જયારે સ્વભાવમાં જવા મહેનત કરે છે ત્યારે વિશેષ ભાવ જુદી પ્રકારનો ઉભો થાય છે ત્યારે એ પાછલા સ્વભાવને સરખાઈને એમ કહે છે કે આ મુક્તિ છે તો એની પેલા થી મુક્તિ છે પણ હકીકતમાં એ મુક્ત નથી પેલા સ્વભાવથી મુક્તિ છે પણ હકીકતમાં મુક્ત નથી મુક્ત તો હોય જ હા હવે જાણતા દાદા આ જ વાત બતાવી છે દરેક ઠેકાણે વિશેષ ભાવ નું સાતત્ય રહ્યું જ છે એવું જ બધું તો જ એમને જીવાય ને હા મારું કર્યું સફળ થયું એવું લાગે તો જ જીવાય જીવાય એટલે હું કરું છું એ વાત સાતત્ય રહે છે હું કરું છું એ વાત સાતત્ય રહીને જે કઈ ક્રિયાઓ હોય તેમાં તેને રાખ છે નિમિત્ત જ એ છે કરશો તો જ આગળ માઇલેજ નિમિત્ત જ છે એટલે કોઈ કે છે અહંકાર ની જરૂર છે સંસારમાં તો હું આ બરાબર અહંકાર ની અહંકાર ની જરૂર છે પણ સંસારમાં જરૂર છે સંસારમાં જરૂર છે હા તે સંસાર ડેવલપમેન્ટ માટે જરૂર છે બાકી સંસાર ને સ્વભાવમાં એને સ્વભાવમાં આવવું હોય તો જરૂર નથી પછી જરૂર નથી સંસાર વિશેષ ભાવ છે જરૂર છે સભામાં આવે તેની જરૂર નથી નગ્ન ભાવ મુંડ ભાવ સહ અસ્નાનતા અદંત ધોવન આદિ પરમ પ્રસિદ્ધ જો કેશ રોમ નખ કે અંગે શૃંગાર નહીં દ્રવ્ય ભાવ સંયમય નિર્ગંધ સિદ્ધ જો દ્રવ્ય ને ભાવ થી સંયમય નિર્ગમ સિદ્ધ થાય એવું અવસર ક્યારે આવશે કે શું કે છે દ્રવ્ય ને ભાવ થી બંને થી શું કે છે દ્રવ્ય ને ભાવ બંને થી ભાવ નહીં દ્રવ્ય થી એટલે વ્યવહારમાં દેખાવું ના જોઈએ કે છે કંથી વ્યવહારમાં દેખાય એવું ના હોવું જોઈએ એ ક્યારે એ સિદ્ધપણું નિર્ગંધ સિદ્ધ થશે એ નિર્ગંધપણું ક્યારે સિદ્ધ થશે એવો અવસર ક્યારે આવશે એ કહેવા છે કે દ્રવ્ય ભાવ તો દ્રવ્યમાં શું શું ભાવના ભાવના સંયમનું તો અમે સમજી લઈશું પણ દ્રવ્યમાં શું શું તાકે નગ્ન ભાવ આવવો જોઈએ મુંડ ભાવ આવવો જોઈએ લોચન પછી અસ્નાનતા આવવું જોઈએ લોકો હનાન તો બહુ કર્યા લોકો નહીં પણ સ્નાન નથી કર્યું હનાન કાર્ય કર્યા લોકો આજે હનાન છે કે છે ગુજરાતી એવું કે ધોવન શું કહ્યું એ અસ્નાનતા ફરી જરા અસ્નાનતા જરા વધારે વિવરણમાં જાવ ને અસ્નાનતા એટલે બિલકુલ જે લોકોને સ્ત્રીનો પરિગ્રહ નથી સ્ત્રીનો પરિગ્રહ નથી વિષયો ઉપર જેને મૂર્છા નથી તેને નવા ધોવાની કઈ બંધન એ તો શૌચ જ છે એમને તો નિરંતર આ જેને સ્ત્રીનો પરિગ્રહ હોય તેને જ અસુચિ છે કોને છે બરોબર મુસ્લિમો એક્સેપ્ટ કરે છે મુસ્લિમ શું એક્સેપ્ટ કરે છે કે એ છે તે નાપાક થઈ ગયો કે છે નહીં લે ભાઈ તું નયા ધો નહીં તો પાકણી થઈ ગયા છે સ્ત્રીના પરિસર લઈને શું પરિગ્રહ લઈને મુસ્લિમો પણ એક્સેપ્ટ કરે છે આટલું તો નથી કરતા કરે એ કે છે નાપાક થઈ ગયો એથી દેખાવો રાખે નાપાક ના થવાય તો તમે જાણો છે ને હું રિજનલમાં દેખાવો રાખી એ અત્યારે જાણવું છે નાપાક ન થવાનું અત્યારે કેવું બરોબર એટલે આ એ પાક ને નાપાક સમજે છે તો આપડે લોકો ના સમજવું એમ કે છે અદંત ધોવન ધોવન જેને વિષય નું શોખ હોય એને દોતમાં બધો કચરો ભરી રહેવાનો તેનું ગંધાવાનું હોય અને આ જે સાચા નિર્ગંધ તો સુગંધી વાળા હોય નાય નહીં તો એ સુગંધી વાળા હોય અને આ લોકો નાય તો એ ગંધાય પેલો હતો જ્ઞાન નતું તારા આમ તો પેપર છે ત્યાં પેલા પોઈને નાખે પેલું બાંધેલું હોય ને પોઈને નાખે યુવક સંઘે કરેલું હોય ને તે બધા છે હું શાક લેવા ગયો તે બધા છે તે વાંચતા હતા હું જઈ મેં ડોકું મારવું પણ મને આ વિશ્વની ચંચળતા વધારે એટલે તરત ગંધાય મને એટલે ખસી જવું કર્યું નહીં વાંચવું આના કરતા આ દુઃખ કરતા પેલું પેલું દુઃખ સારું છે ન વાંચવું એનું દુઃખ એટલે ખસી જવું ઉભડ્યા કરે આ માણસે કેમ કેવાય હોળો છો લ્યા કઈ જાતનું એવું જીવન જીવ્યા કે તો હોળો છો શું ખાવ છો શું પીવો છો એવું કેમ આ ભૂતકલ હોળી ઉઠે સ્ત્રી એકલા નો માર્ગે નથી બીજી બધી બહુ ચીજો ખોડાવે છે સ્ત્રી કઈ એટલી બધી ખોડાવતી નથી જો એટલે અદંત ધોવાના આદિ પરમ પ્રસિદ્ધ જો કેશ રોમ કેશ રોમ નખ કે અંગે સંગ્રહ નહીં કોઈ જાતના શું કહે તેલ બેલ પાથીઓ પાથીઓ મેં શૃંગાર કેવા કર્યા છે એ શું કે છે શૃંગાર અમારે જોઈતા ધર્ય ભાવ સંયમ નિગમ સિદ્ધ એ પદ અમારે આવું નિગમ સિદ્ધ થાય એ પદ મારે જોઈએ ભાવથી ને દ્રવ્યથી બંને એવો અપૂર્વ છે મેં જોયું કે આ કાળમાં આ વસ્તુ બની શકે એવી નથી એટલે મેં શું કહ્યું કે ભાવથી આપણે નિર્ગન થઈએ અને દ્રવ્યમાં ભગવાને કહ્યું તે રીતે ચાલીએ આપણે ભગવાને શું કહ્યું કે આ બધું ભલે રહ્યું કે છે પણ આ કાર્યરત વાંધો છે કે ના કશો વાંધો નથી આગ્રહ નથી તક ફરી પહેરાવો તો વાંધો છે તો રિયા જો તક ના તે વાંધો નથી તક ફરી કાઢી લે તો તક તે વાંધો નથી એટલે જેને કશા વાંધો નથી તેને ધૈર્ય અપરિગ્રહ કહેવાય છે કેવું ચોટતું નથી વાંધો નથી જેને મૂર્છા નથી કોઈ પ્રકાર મને બજાર વચ્ચે કાઢી લે કપડા બપડા વીટી વીટી બધું વાંધો નથી શું અને પછી કે છે બજારમાં સીધ જશો હતા ને બિલકુલ કારણ અમે પોતે હોય પોતે હોય તો નાગાને શરમ આવે પોતે પોતે આ હોય જે નાગો થયો છે પોતે હોય તો શરમ આવે નાગો થયો પોતે ના હોય શરમ છે આવે તમને કેમ લાગે બરોબર એટલે કાઢી લે તમને વાંધો નહીં અને સ્ત્રીનો કપડા પહેરાવે તો એમનો વાંધો નહીં હવે જેનો વાંધો નથી એનું દ્રવ્ય પૂરું થઈ ગયું દ્રવ્ય પૂરું થઈ ગયું વાંધો વાંધો જ બંધ છે શું એટલે આ નવી નવી સિસ્ટમ છે આ શું છે એટલે સ્ત્રીઓનો વાંધો ઉડાડ્યો આપણે શું કહ્યું બરોબર એ લઈ જાય એટલે મરી જાય તો કંચિત માં ખેદ નથી છે તો મરી છે તે પણ જેને સ્ત્રીઓ જોડે વ્યવહાર છે તે હું નથી જેને સ્ત્રી જોડે વ્યવહાર છે તે જશું ભાઈ હું નો એવું જેને ભાન છે તેને કશું વાંધો ખરો નહીં તમે ન્યાય કરી શકો એમ છો બરોબર છે જસુભી હું નથી તો જસુભી જે કરી જસુભી શું કરશે જે કરે એ જોયા કરવાનું છે આપણે આપણે સુપરવિઝન કરવાનું છે જસુભી નું પેલા જસુભી હતા હવે જસુભી આપણે સુપરવાઇઝર સુપરવાઇઝર આ પરીક્ષામાં રાખે છે ને પણ એ ડખો દખલ કરે છે શું કરે છે એક પર રાખ કરે એકને પકડવા જાય એકને કાગળિયું આપી આવે અને એકનું કાગળિયું પકડે તમે કોલેજમાં તો કોઈ ગયા નથી આ બધી ક્યાંય તમને ખબર પડે બીજી ગયા છે કોઈ જગ્યાએ છે મારા છે એટલે પણ તમને ક્યાંથી ખબર પડે આ મને બધું અંદર ભાઈ જ્ઞાનથી મારે સમજાય ને આ લોકોને લોકોની પ્રકૃતિ અત્યારે કઈ જતી ફરી વળી છે એ મને જ્ઞાનથી સમજાય બધું મને દેખાય હોવું એવું આ છોકરા બેઠા છે એના પ્રોફેસર ફરે છે એના પ્રોફેસરો હાલે છે તેને પકડે છે ને ને એટલે આ એવું કેવા માંગે છે કે નગ્ન આવે ભાવ આવે મૂંડ ભાવ આવે જો હવે આ બધું બન્યું નથી આ તો સત્યુગની વાત સત્યુગના લોકોને મૂર્છા ના જાય જો સુધી નગો નાગો ના થાય તો સુધી જો અને આ કયું તો બધી મૂર્છા ઉડી ગયેલી છે આ બધા મોહમાં મૂર્છા ઉડી ગયેલી પણ જાય કયો તે રસ્તો જ આગળ બાયણો બંધ છે ને શું કરે તે એટલે ચક્કર બહાર બહાર કર્યા કરે પણ જો બાયણું ખોલ્યા ને તો સાહેબ બાયણું ખોલ્યા તો મારું ઉકેલ થઈ જાય કે સમજે ને જેમાં જેલમાં રહેતો હોય એ માણસ જેલરને કે એટલે ભાઈ એક આટલું છોડ લાયેલ ને કે છે એટલે છોડ લાયેલ તો એમાં લીપતો હોય તો આપણે એમ કહીએ એટલે હું અત્યારે આવી કે મજા પડી ગઈ એ લીપતો હોય તો આપણે શું પૂછીએ એટલે તને આ હદી ગયું આપણું ખાનગી છે